રહસ્ય એક પરમાત્માના દર્શન કરવાથી માનવ જન્મ સફળ થાય છે મનુષ્ય જન્મ પ્રભુને પ્રાપ્ત કરવા માટે છે પ્રભુએ કૃપા કરી માત્ર માનવને જ એવી બુદ્ધિ શક્તિ આપી છે કે જો માનવ આ બુદ્ધિનો ઉપયોગ કરી વિવેકથી એટલે કે સંયમથી પવિત્ર જીવન ગાળે તો મરતા પહેલાં તેને જરૂર પરમાત્માના દર્શન થાય માત્ર માનવમાં જ બુદ્ધિશક્તિ હોવાથી તે આત્મ પરમાત્મા સ્વરૂપને ઓળખી લઈ પરમાત્માના દર્શન કરી શકે છે માનવ ધારે તો પાપ છોડી શકે છે પણ પણ પશુ પાપ છોડી શકતા નથી પશુ પાપ કરે છે પણ તેમને અજ્ઞાન હોવાથી પરમાત્મા તેમના પાપ માફ કરે છે પશુઓ તેમના પાપ ભોગવી રહ્યા છે પશુ પક્ષીઓ શરીર તે હું છું એવું સમજી વ્યવહાર કરે છે ત્રણ વર્ષ પછી તો તે પોતાના માત પિતાને પણ ભૂલી જાય છે તે પોતાના દેહને જ આત્મા માને છે અને પોતાના આત્મ સ્વરૂપને જાણતા નથી અને આમ પશુને પોતાના આત્મ સ્વરૂપનું પણ જો ભાન નથી તો એ પરમાત્મા સ્વરૂપને ક્યાંથી પામી શકે શરીરને જે આત્મા સમજે છે એ માનવ પશુ સમાન જ છે આ જીવ અનેક વર્ષોથી ભોગ ભોગવતો આવે છે છતાં તેને શાંતિ મળી નથી તેને શાંતિ ત્યારે જ મળે કે જ્યારે તેને પરમાત્માના દર્શન થાય સ્વર્ગમાં રહેલા દેવોને પણ પરમાત્માનો અનુભવ થતો નથી સ્વર્ગમાં રહેલા દેવો પણ દુઃખી છે અશાંત છે તેમને પણ પતનની બીક હોય છે પુણ્યનો નાશ થયા પછી તેમને પણ ત્યાંથી એટલે કે સ્વર્ગમાંથી ધકેલી દેવામાં આવે છે ત્યારે બિલકુલ દયા રાખવામાં આવતી નથી માથું નીચે અને પગ ઊંચે આમ સ્વર્ગમાં રહેલા દેવોનું પતન થાય છે પરંતુ જે પરમાત્મા શ્રી કૃષ્ણના દર્શન કરે છે તેમનું પતન થતું નથી સ્વર્ગમાં રહેલા દેવો આપણા કરતાં વધારે સુખ ભોગવે છે પણ તેમને પરમાત્માના દર્શન થતા નથી જેને સુખ ભોગવવાની ઈચ્છા છે તેને પરમાત્માના દર્શન થતા નથી સ્વર્ગના દેવો સુખ ભોગવીને પુણ્યનો નાશ કરે છે અને પશુ પક્ષીઓ દુઃખ ભોગવી અને પાપનો નાશ કરે છે સ્વર્ગના દેવો પુણ્યનું ફળ એટલે કે સુખ એ ભોગવે છે અને પુણ્યનો નાશ કરે છે સ્વર્ગ એ ભોગભૂમિ છે ત્યાં નવું પુણ્ય ઉપાર્જિત થતું નથી સ્વર્ગમાં કોઈ નવી આવક થતી નથી માનવ જે પુણ્ય લઈને ગયો હોય તે ત્યાં ભોગવે છે મનુષ્યમાં પાપ અને પુણ્યને સમજવાની બુદ્ધિ શક્તિ છે એક મનુષ્ય યોનિમાં જ પાપ પુણ્ય થાય છે મનુષ્ય ધારે તો પાપ કરતો અટકી જાય અને નવું પુણ્ય કરી શકે છે અને પરમાત્માના દર્શન પણ કરી શકે છે માનવી વિવેક બુદ્ધિથી સંસારમાં જીવે તો ભોગ અને ભગવાન બંનેને મેળવી શકે છે પણ માનવી આત્મ પરમાત્મા સ્વરૂપને જાણતો નથી જે પરમાત્મા સ્વરૂપને જાણતો નથી તેને હંમેશા બીક ડર રહે છે શાંતિ મળતી નથી રાજાને ત્યાંય શાંતિ નથી સ્વર્ગના દેવોને પણ શાંતિ નથી પણ પરમાત્મા શ્રી કૃષ્ણના દર્શન જે કોઈ કરે તેને પૂર્ણ શાંતિ મળે છે દુઃખની વાત એ છે કે મનુષ્ય પરમાત્મા માટે કંઈ સાધન કરતો નથી અને શરીરના સુખને એ પોતાનું સુખ સમજે છે સુખના ત્રણ પ્રકાર છે એક તો શરીરનું સુખ પ્રાણનું સુખ અને આત્માનું સુખ મનુષ્યને સાચા સુખની ખબર નથી એ જો મહેનત ના કરે તો શરીર રોગી થાય શરીર આળસુ બને તો રોગોનું ઘર થાય છે આજના મનુષ્યને વગર મહેનતે પૈસો જોઈએ છે સુખના સાધન વધે એટલે રોગો વધે છે શરીરને રોગ થાય તેની મનુષ્ય કાળજી રાખે છે પણ મનને કેટલા રોગ થયા તેનો કોઈ વિચાર કરતો નથી મનને ખૂબ રોગ થયા છે કામ ક્રોધ લોભ મદ મોહ એ બધા રોગ છે અને તેથી પ્રભુના દર્શન થતા નથી મન શુદ્ધ થાય તો મનુષ્ય તે જ્યાં બેઠો છે ત્યાં હાલ જ પરમાત્માના દર્શન થશે અને પરમાત્મા દેખાશે